એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો સુમિત્રાબેન વંદનાબેન વાર્તાનું નામ છે જાંબુ આ એક હતું જાંબુનું ફળ તમે બધાએ જાંબુ ખાધા છે ને આ એક હતું જાંબુનું ફળ એને જોઈને માણસે મોં બગાડ્યું અને કે આ તો કાળું છે કાળું આ સાંભળીને જાંબુ કે ભાઈ હું કાળું છું એ વાત સાચી પણ તમે માત્ર મારો દેખાવ જ જોશો કે પછી મારો ગુણ પણ જોશો માણસે નવાઈ પામીને કહ્યું ગુણ ગુણ વળી શું જેની સામે જોવું ગમતું નથી એનામાં વળી ગુણ કેવો હોય જાંબુ તો કે ગુણ કઈ એમ આંખે દેખાતો હશે ભલા એ તો અનુભવે દેખાય જે મને આંખે જુએ છે તે કહે છે કે હું કાળું છું પણ જે મને ચાખી જુએ છે એ જાણે છે કે હું કેવું મીઠું ને સ્વાદિષ્ટ છું ગુણવાન છું અરે માણસભાઈ જાંબુના ફળે તો કહ્યું માણસભાઈ ગુણની પરખ આંખથી ન થાય અનુભવથી થાય હું ભલે ને કાળું હોઉં પણ તમે મને ચાખો તો તમને ખબર પડે ને કે હું કેવું મીઠું છું માટે આવો અને મને ચાખી જુઓ પછી તો ભાઈ પેલા માણસે જાંબુ ચાખ્યું હો અને તરત જ કે વાહ કેવો સરસ મજાનો સ્વાદ છે આનો વાહ વાહ આ જાંબુ તો ખરેખર મીઠું છે ઘણું જીવો જાંબુ ઘણું જીવો તો ભાઈ આ માણસે જાંબુનું ફળ ચાખ્યું ત્યારે એને એની મીઠાશની ખબર પડી બાકી તો એ તો જાંબુને કાળું કાળું એમ જ કહેતો હતો તો ભાઈ તમને બધાને મજા પડી ને આ જાંબુની વાર્તા સાંભળવાની ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો